એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો આજે તો સાવરકુંડલામાં બેઠા બેઠા સાર્થક પ્રિયમ દિશાબેન તન્વી હેતવી ત્રિષા રુદ્રા અને માહીબેન વાર્તા સાંભળે છે ઓહો હો સાંભળો ત્યારે આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે લખા બારું લખ્યું નથી એવું તો ધ્યાનથી સાંભળજો એક હતો વેપારી વેપારી હતો ભલો ભોળો ને સાચો ગાંડો એક નાની એવી હાટડી રાખે તેમાં દાળિયા મમરા ને રેવડી એવું એવું વેચે ને સાંજ પડે પેટ જોગું રડે એકવાર રાતે હાટડી બંધ કરીને ઘેર જતો હતો ત્યાં રસ્તામાં તેને ચોર મળ્યા વેપારી કે ચોરને કે એલા મોડી રાતે ઈ કોણ છે ચોરો કે કેમ ભાઈ અમે તો વેપારી છીએ તપારે છે શાનો વેપારી કે અલા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ચોરો કે જઈએ છીએ તો માલ ખરીદવા વેપારી કે રોકડે કે ઉધાર ચોરો કે રોકડે નહીં ને ઉધારે નહીં પૈસા જ દીધા વિના વેપારી કે ત્યારે એ વેપાર બહુ સારો મને તમારી સાથે લેશો લો બોલો ચોરો કે ચાલ ને ભાઈ તને તે લાભ તો થશે વેપારી કે એ તો ઠીક પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો ચોરો કે લે લખ કાગળમાં કોઈના ઘરની પછી તે એટલે ઘરની દિવાલ પાછળની વાણી વેપારી કે એ લખ્યું કોઈના ઘરની પછી તે ચોરો કે હવે લખ હળવે હળવે કાણું પાડવું વેપારી કે લખ્યું હળવે હળવે કાણું પાડવું ચોરો કે ધીમે ધીમે ઘરમાં જવું લખ વેપારી કે આ લખ્યું ધીમે ધીમે ઘરમાં જવું ચોરો કે હવે લખ જે જોઈએ તે ભેગું કરવું વેપારી કે આ લખ્યું જે જોઈએ તે ભેગું કરવું ચોરો કે ન ધણીને પૂછવું ને ન ધણીને પૈસા દેવા લખ વેપારી કે આ લખ્યું ન ધણીને પૂછવું ને ન ધણી ને પૈસા દેવા ચોરો કે લઈને ઘર ભેગા થઈ જવું લખ લખ લખ વેપારીએ તો કાગળમાં બધું લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો પછી બધા ચોરી કરવા ચાલ્યા ચોરોએ ઘરમાં ચોરી કરવા ગયા ને વેપારી બીજાના ઘરમાં ચોરી કરવા ગયો પછી વેપારીએ બાકસ સળગાવીને કાગળિયું વાંચ્યું એમાં લખ્યું હતું કોઈના ઘરની પછી તે હળવે હળવે કાણું પાડવું ધીમે ધીમે ઘરમાં જવું જે જોઈએ તે ભેગું કરવું ન ધણીને પૂછવું ને ન ધણીને પૈસા દેવા લઈને ઘર ભેગા થઈ જવું વેપારીએ તો બરાબર કાગળ પ્રમાણે કર્યું પહેલા પછી તો કાણું પાડ્યું પછી હળવે હળવે ઘરમાં ગયો પછી તેણે દીવાસળી સળગાવીને દીવો કર્યો પછી એક કોથળો શોધીને એમાં પિત્તળના નાના મોટા વાસણો નિરાતે ભરવા લાગ્યો એમ કરતા કરતા એક મોટો ત્રાસ હાથમાં આવી પડ્યો અને ખડખડાટ થયો ઘરના બધા માણસો જાગી ગયા બધાએ ચોર ચોર ચોર ચોર કરીને વેપારીને પકડો અને સૌ એને મારવા લાગ્યા વેપારી તો વિચારમાં પડી ગયો પણ માર ખાતા ખાતા પોતાના ખિસ્સામાંનું કાગળિયું કાઢ્યું ને જેમ તેમ વાંચી લીધું પછી તો તે જોશમાં આવી ગયો બધા તેને મારવા લાગ્યા પણ વેપારી તો કૂદતો જાય ને બોલતો જાય એ ભાઈ આ તો લખ્યા બારું છે આ તો લખ્યું નથી એવું છે એ ભાઈ આ તો લખ્યા બારું છે આ તો કાગળમાં કાંઈ લખ્યું નથી બધા વિચારમાં પડ્યા અને મારતા અટકી જઈને એને કે એલા આ શું બોલે છે વેપારી કે આ લ્યો લ્યો આ કાગળિયું લખ્યું છે એમાં ક્યાંય માર ખાવાનું તે તમે મને મારો છો આ તો તમે લખ્યા બારું કરો છો પછી સૌ વાત સમજી ગયા અને વેપારીને ઘરમાંથી કાઢી મૂક્યો જા મૂરખ મૂરખ જ છે સૌ તો ભાઈ બાલ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો